એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ દૂર દૂર ભુજમાં બેઠા બેઠા માન વાર્તા સાંભળે છે આવો આવો માન આજે હું તમને બહુ સરસ મજાની વાર્તા કહેવાનો છું હો માન ભાઈ ભૂલકાઓ વાર્તાનું નામ છે સોનાની પૂતળી આ સોનાની ઢીંગલી એક હતી રાજકુમારી એનું નામ હીરા પોતે તો બહુ રૂપાળી હો ભાઈ પોતાના રૂપનો એને બહુ જ અહંકાર બહુ અભિમાન કોઈની વાત સાંભળે નહીં ને મનમાં આવે તેમ કરે હો રાત દિવસ શણગાર સજા કરે આ અરીસા સામે બેસીને સજા કરે શણગાર એને હતી સાત બહેનપણી એક બહેનપણી અંબોળો બાંધી આપે બીજી બહેનપણી હાથ પગ ચિતરી આપે ત્રીજી બહેનપણી શણગાર સજી આપે ચોથી બહેનપણી અરીસો ધરીને ઊભી રહે પાંચમી પંખો ઢાળે પવન નાખે છઠ્ઠી વાજુ વગાડે ને સાતમી તો નાચ કરે હો આ સાતે જણી મળીને હીરાને મોઢે હીરાના વખાણ જ કર્યા કરે ભાઈ પછી તો માનભાઈ પેલી સખી કે પેલી બેનપણી કે આહા કુંવરીબા તો જાણે કંચનની પૂતળી કંચન એટલે સોનું હો હા સોનાની પૂતળી બીજી કે વાહ એનો રંગ તો જાણે ચોખ્ખા સોના જેવો છે ત્રીજી વળી ટાપસી પૂરે કે ઓહો બાનું નાક તો જાણે બનશી જાણે વાંસળી ચોથી એને ચડાવી મારે અરે આ બાની આંગળી તો અસલ જાણે ચંપાની કળી જોઈ લો ને ચંપાના ફૂલની કળી અને પાંચમી બેન બેનપણી બોલે કે બેન આ તમારી આંખો તો બરાબર હીરાના જ કટકા છે ભાઈ આવું આવું સાંભળીને કુંવરી બા તો મદમાં ને મદમાં ફૂલાયા કરે અભિમાનમાં ને અભિમાનમાં ફૂલાયા કરે હો એમનું અભિમાન તો એટલું બધું ચડ્યું એટલું બધું ચડ્યું કે પછી પરીઓથી સહેવાયું નહીં હા પરીઓથી સહેવાયું નહીં કે આટલું બધું તે અભિમાન કરાતું હશે પરીઓને મનમાં થયું કે આને કાંઈક શિખામણ દેવી જોઈએ સોનાના અરીસા સામે ઊભી ઊભી રાજકુંવરી પોતાનું મોઢું જોતી હતી ત્યારની આ વાત છે ભાઈ ત્યાં તો અચાનક અરીસામાં કોઈનું મોઢું દેખાયું પાછી ફરીને કુંવરી જુએ ત્યાં તો એક પરી ઊભેલી હો પરી બોલી હીરા તું રૂપાળી છો પણ એટલું બધું અભિમાન નહીં રાખ એટલો બધો મદ ન રાખ એથી તારું સારું નથી થવાનું અભિમાન કરીશ તો પણ રાજકુંવરી કે મારું રૂપ તારાથી દેખી શકાતું નથી એટલે જ મારી સાથે વઢવાડ કરવા આવી લાગે છે ખરું ને પરી કે ના જેને આટલો બધો અહંકાર હોય તેનું સારું થાય જ નહીં માટે તો તને ચેતવવા આવી છું મારી બેન મારી વાત માન આટલું બધું અભિમાન માં કર આટલું બોલીને ફરી તો ચાલી ગયો છોકરાઓ પછી તો હીરાનો મદ હીરાનો અભિમાન ક્યાંય માય નહીં ભાઈ એના મનમાં એમ થયું કે હું એટલી બધી રૂપાળી કે પરીઓ પણ મારીઓ દેખાય કરે અરે વાહ બોલો લો હીરાની પાસે ઘેરો વળીને સાત બેનપણીઓ બેસે ને એના ખોટે ખોટા વખાણ કરે એક જણી કે કુંવરીબાના હોઠ તો અસલ પરવાળા જેવા છે પરવાળા જેવા બીજી બોલે અરે અરે આ કુંવરીબાના દાંત તો જાણે અસલ મોતી બધી વાતો સાંભળીને હીરા તો હસા જ કરે હસા જ કરે હો એકાએક એક બેનપણી બોલી અરે આ શું આ કુંવરીબાના દાંત તો સાચો સાચ મોતી જેવા કેમ લાગે છે જુઓ જુઓ વાત તો સાચી હતી ભાઈ રાજકુંવરીના રાતા રાતા લાલ લાલ મોઢી મોઢાની અંદર એકય દાંત ન મળે હો બાળકો દાંતને બદલે ગોળ ગોળ મોતીની બે હાર ચળક ચળક ચળક થાય છે બહેનપણીઓ સમજી ગઈ કે આ કામ નક્કી પેલી પરીનું છે એને મનમાં ફાળ પડી પણ રાજકુમારીને મોઢે કોઈ બોલ્યું નહીં હીરા તો મનમાં બહુ રાજી થઈ એણે વિચાર્યું કે ખાવા પીવામાં થોડીક અડચણ તો આવશે પણ એની કાંઈ ફિકર નહીં મોતીના દાંત તો નસીબદારને જ મળે એક દિવસ સવારે હીરા પથારીમાંથી ઉઠતી નથી હો ભાઈ એની સાત બેનપણીઓ ઉઠાડે છે પણ હીરા તો પડખું ફેરવીને કહે ઓહો હેરાન કરો કરોમાં અત્યારમાં ઉઠીને શું કરવું છે બેનપણીઓ કે અરે તમને અત્યાર લાગે છે પણ જુઓ તો ખરા કેટલું ટાણું થઈ ગયું છે કેટલો સમય થઈ ગયો ઉઠો હીરા કે કા હજી તો અંધારું છે આ જુઓ કાળું કાળું અંધારું છે બેનપણીઓને લાગ્યું કે હીરા ઊંઘમાં ને ઊંઘમાં આમ બોલે છે એટલે એને ઢંઢોળીને કહ્યું આમ જુઓ તો ખરા તડકા કેટલા બધા ચડી ગયા જુઓ ત્યાર પછી હીરાના પેટમાં ફાળ પડી હો ભાઈ એ તો આંખો ઉઘાડીને જોતી હતી પણ અજવાળું તો દેખાય જ નહીં બે હાથે આંખ ચોળીને ફરીથી જોયું તોય અંધારું ઘોર હાય હાય એ હીરા તો આંધળી બની ગઈ હતી બાળકો આંધળી એને તો દેખાતું જ નહોતું રાજાના મહેલમાં તો પોકાર થઈ ગયો ડાક્ટર ને વૈદને બોલાવવા માણસો દોડ્યા વૈદ ને ડાક્ટર આવીને જુએ ત્યાં તો આંખો હોય એવી ને એવી જ આપણે હોય એવી જ ઉલટી વધુ ચક ચક ચક ચક થયા કરતી હતી હો કે એમ જાણે આંખો સળગી ઉઠી હોય ને એવી વેદે આંખો ઉપર ધીરે ધીરે ફૂંક મારી પણ હીરાની આંખ જેમ હતી એમ જ બીડાઈ રહી પછી વેદે આંખમાં આંગળી નાખી તોય આંખો હલી ચલી નહીં પછી અંદર છરી ઘોંચી પણ આંખ ઉપર છરીનો ડાઘ પણ પડ્યો નહીં આંખોને બદલે હીરાના બે કટકા બની ગયા છે બોલો આંખો ગઈ એટલે પહેલા તો રાજકુંવરીને બહુ જ વસમું લાગ્યું હો ખૂબ દુઃખ લાગ્યું કે અરે રે આંખો જતી રહી પણ સાત બહેનપણીઓ કહેવા લાગી કે એમાં શું થઈ ગયું તમે ભાળશો નહીં તો અમે તમારું બધું કામ કરી દેશું પણ તમારી આંખો કેવી રૂપાળી બની ગઈ છે જુઓ તો ખરા એની શી વાત કરવી બા રાજકુરી બહુ રાજી થઈ ઓ વખાણ સાંભળીને એને તો રૂપાળા થવું હતું એને છોકરાઓ બીજી કઈ વાત નહીં વળી એક દિવસ સવારે ઉઠીને હીરા બોલવા જાય પણ બોલાયું નહીં કાંઈ પરિવાર ડાક્ટર આવ્યા વેદ આવ્યા ખૂબ તપાસીને ડાક્ટર બોલ્યા કુંરીબાની જીભ અને હોઠ બધાય પરવાળાના બની ગયા છે મૂંગા થવું એ તો ખરેખર બહુ દુઃખ બહુ વસમું પણ સાત બેનપણીઓ હીરાને કે ઓહો બા રાતા રાતા પરવાળાના હોઠની અંદર મોતીના દાણા જેવા દાંત કેવા શોભીતા લાગે કેવા સરસ લાગે તમારા જેવી સુંદરી હવે તો આખા જગતમાં ન મળે એવા તમે સુંદર બની ગયા છો ધીરે ધીરે રેશમ જેવા કાળા એના વાળ સાચે સાચ રેશમ ન થઈ ગયા ને એની આંગળીઓ પણ ચંપાના ફૂલની કળીઓ બની ગઈ ચંપાની કળીઓ પછી પરીઓએ વિચાર્યું કે ચાલો ફરી વાર હીરાની પાસે જઈએ હવે કદાચ એનું અભિમાન ઉતરી ગયું હશે હવે કદાચ એનો મધ ઉતરી ગયો હશે સોનાના આસન ઉપર હીરા બેઠી છે સાત બેનપણીઓ એને વીંટળાઈ વળી છે એ વખતે પરીએ આવીને હીરાને પૂછ્યું હીરા હવે તને કાંઈ અક્કલ આવી કે તારો ગર્વ તારું અભિમાન ઉતરું ખરા બોલ મને જવાબ દેવો હશે તો તારાથી બોલી શકાશે હો ક્રોધમાં હીરાનું મોઢું રાતું ચોળ થઈ ગયું રાડ પાડીને કે હું કદી એ તારી પાસે હાર કબૂલ કરવાની નથી મારા મહેલમાંથી હમણાં ને હમણાં જ ચાલી જા પરી કે ઓહો હજી આટલો મદ હજી આટલું અભિમાન ઠીક ત્યારે તને બધાય કંચનની પૂતળી સોનાની પૂતળી કહીને બોલાવે છે તો હવે સાચે સાચ તું સોનાની પૂતળી બની જા છું ત્યાં તો જો જોતામાં રાજકુંવરીનો રંગ ભાઈ સોનાના જેવો થઈ ગયો પીળો પીળો ચડક ચળક થાય અને આખું શરીર ચમકવા લાગ્યું હો ધીરે ધીરે એના હાથ પગ પણ કઠણ બની ગયા સોનાની પૂતળીના હોય એવા હીરા સોનાની પૂતળી બની ગઈ માનભાઈ અને રાજમહેલમાં એક સૌથી સુંદર ઓરડાની અંદર એ તો સોનાની પૂતળી બેસાડી રાખી હો રાજાએ એને જોઈને બધાને બીક લાગતી કે અરે રે જીવતી જાગતી રાજકુંવરી સોનાની પૂતળી બની ગઈ પછી તો છોકરાઓ એ દેશમાં માણસો ક્યારેય અભિમાન કરતા જ નથી હો જે કોઈ અભિમાન કરતા એ પણ અભિમાન કરતા મટી ગયા તો બાળ દોસ્તો આવો ખોટું ખોટું અભિમાન કરાય નહીં પોતાના ગુણનું ને પોતાના રૂપનું આ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને એક સરસ મજાની બીજી વાર્તા કહેવાનો છું ભાઈ આવજો ત્યારે